યોહાનની લખેલી સુવાર્તા એનો સોળમો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય સોળ કોઈ તમને ઠોકર ખવડાવે નહીં માટે મેં તમને એ વચનો કહ્યા છે તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે હા એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે તેઓ પિતાને તથા મને ઓળખતા નથી માટે તેઓ એ કામો કરશે પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું માટે એ વચનો મેં તમને કહ્યા છે પહેલાથી એ વચનો મેં તમને કહ્યા ન હતા કેમ કે હું તમારી સાથે હતો પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી પણ મેં તમને એ વચનો કહ્યા છે માટે તમારા મન શોકથી ભરપૂર છે તો આ પણ હું તમને સત્ય કહું છું મારું જવું તમને લાભકારક છે કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે પાપ વિશે કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી ન્યાયપણા વિશે કેમ કે હું પિતાની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં ન્યાય ચૂકવવા વિશે કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે પણ હમણાં તો તમે ખમી શકતા નથી તો આ પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે તે મને મહિમાવાન કરશે કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે જે પિતાના છે તે સર્વ મારા છે અને તેટલા માટે મેં કહ્યું કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે થોડી વાર પછી તમે મને જોશો નહીં અને ફરી થોડી વાર પછી તમે મને જોશો એથી તેના શિષ્યોમાંના કેટલાએકે અંદરો અંદર કહ્યું થોડી વાર પછી તમે મને જોશો નહીં અને ફરી થોડી વાર પછી તમે મને જોશો કેમ કે હું પિતાની પાસે જાઉં છું એવું તે આપણને કહે છે તે શું હશે તેથી તેઓએ કહ્યું કે થોડી વાર પછી એમ તે કહે છે તે શું છે તે શું કહે છે એ આપણે સમજતા નથી તેઓ મને પૂછવા ચાહે છે એ ઈસુએ જાણ્યું તેથી તેણે તેઓને કહ્યું કે થોડી વાર પછી તમે મને જોશો નહીં અને ફરી થોડી વાર પછી તમે મને જોશો એ જે મેં કહ્યું તે વિશે તમે અંદરોઅંદર પૂછો છો હું તમને ખચીત ખચીત કહું છું કે તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ કરશે તમે દિલગીર થશો પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે જ્યારે સ્ત્રી પ્રસવ વેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે કેમ કે તેનો વખત આવ્યો છે પણ બાળકનો જન્મ થયા પછી જગતમાં એક માણસ જન્મ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરી યાદ આવતું નથી તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી તે દિવસે તમે મને પૂછશો નહીં હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે પિતાની પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે તે આપશે હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો ને તમને મળશે એ વચનો મેં તમને દ્રષ્ટાંતોમાં કહ્યા છે એવો સમય આવે છે કે જ્યારે દ્રષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહીં પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી દેખાડીશ તે દિવસે મારે નામે તમે માગશો અને હું તમને એમ નથી કહેતો કે હું તમારા માટે પિતાને વિનંતી કરીશ કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને હું દેવની પાસેથી આવ્યો છું એવો વિશ્વાસ પણ તમે કર્યો છે હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું વળી હું જગતને છોડીને પિતાની પાસે જાઉં છું તેના શિષ્યો કહે છે કે જો તું હવે સ્પષ્ટ રીતે બોલે છે અને કંઈ દ્રષ્ટાંત કહેતો નથી હવે અમે જાણીએ છીએ કે તું સઘળી વાતો જાણે છે ને કોઈ માણસ તને પૂછે એવી તને અગત્ય નથી એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તું દેવ પાસેથી આવ્યો છે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે શું હવે વિશ્વાસ કરો છો જુઓ એવી ઘડી આવે છે હા હમણાં આવી છે કે જ્યારે તમે દરેક માણસ પોત પોતાની તરફ વિખેરાઈ જશો અને મને એકલો મૂકશો તો પણ હું એકલો નથી કેમ કે પિતા મારી સાથે છે મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો જગતને મેં જીત્યું છે